દાખલ શું ચાર વર્ષ રહ્યું પછી કેટલા કેસ આપડે તો મોટા મોટા આપડે બધા દવાખાને લીધેલા દાદા ભગવાન કેસ બધા લીધા તો દાદા ભગવાન ભક્તો કોઈ મોજ કરે હા દાસો તો હજાર આપણે શું બધું લેવું દાસો નહીં ઉપઠવા આવ્યા નથી તાસ તો લાભ થયો નહીં તો ક્યાં કરાવ્યો હતો નહીં તો મજૂર થાત બોલો મજૂર થાત બરાબર Amen. દેવદાસ ઓપરેશન કરાવે દાદા મને ઓપરેશન કરાવ્યું ઓપરેશન બીજા લોકો કરજો સગત <laughs> આપણે સારું થઈ ગયું છે સારું જ છે તો હું ખરાબ કરી શકો હિસાબ તો ચૂકવો પડે જ્ઞાન ચૂકવો બધા જ છે કોણ તો મને મને એમ થાય દાદાજી કહ્યું હતું દાદાજી શું થાય દાદાજી દાદાજી બેઠા એક કાળે જતા હશે કાલે જતો હશે તો અંધારે પાસે આપણે ફરતો હોય આ બધું કશું માનવું નહીં અને ના માનવું નહીં પછી તદ્દન હોય નહીં નફરતો નહીં નથી જાગો ઊંઘ આવે એવું રાખવું શું કહ્યું તારી ઊંઘ થઈ ગઈ ઊંઘ આવે એવું રાખવું અને બહાર જે બે વિચાર આવે ને કલાક બે કલાક વિચાર એટલે બહાર જે લોકો વિચારે છે કે બધા બધા વહીને આવીને શું નથી આ તો બધું આપણી છે તો નામે આપણી ભરત નામ બે છે કોણ દે છે પેલું એમાં કાળ બધું કામ ખરાબ તો આપણી ભરત છે ને એ ભરત આપણને કઈ થાય સમજ્યું અને ભરત દ્વારા અમારી ઇન્ફોર્મેશન આપે ભોજન જરૂર દાદા મળ્યા પછી ભોજન છે દાદા મળ્યા Nobody is boss to generation mistake એ બોસ છે જનરેશન મિસ્ટેક ના થાય જનરે કાંઈ ના થાય મિસ્ટેક મિસ્ટેક અધિકાર કરી નાખે મિસ્ટેક આવે છે ને એનાથી તમે આવી ટ્રાય કર્યું વગર તમને ભાઈ ભાઈ બેસ વસ્તુમાં શાનો બેસ છે આપણે તો ઈસુ ગુનેગારી બેસ બેસે ત્યારે બકરી વહેંચાડે મૂકે એને જોતા જ વાંચતું છે એના કેવું છે આવનાર એવી કઈ પાછળ હતી આવનાર આવનાર હોય તો રહેશું કશું નહીં લેનાર પણ રોગ હાલમાં પડે લેનાર પાસે પછી આવના હતો સુધારો થઈ જાય બધું લોકો બે ત્રણ થાય છે એટલે કે આલા બે તાજા આમ થયું હાલી ના છે હાલી બાપુ આજ્ઞાન થી કોઈ નવરાય નથી દુકાનો નથી તમે જ જે છે તો છે તમારી ભૂલો તમને મળે ભૂલો મળે છે આપણે સ્વીકાર કરી કે આપણી ભૂલ મળે છે માટે ભૂલ ભૂલ ફળ આપી જતી રહેશે ટાઈમ આ ભૂલ ફરી કરી નથી એવું નક્કી કરીશ આત્મા એક અને આને એ સમજાવો એ ભેદ બધા શું ક્યાં હોય એક સુધી ને વિચાર હિસાબ તો આ બાળો શીખવા સમજી શું એમ આ એટલી બાળા બાપનું શું થાય બાળા જાણતા નથી બિચારા કશું લાડુ ખાવાનું <laughs> સ્ટડીઓ કર્યો નથી બગડા બગડા કહે દાતરા એટલે તો બાજુ બાજુ મારા છોકરાને કહે છોકરો ફસે નહીં હો જાયગા હો જાયગા એટલે કે ચાલી જાવું કોના બાપની આવી એક કાંઠો મળવા સુધીમાં એનો એક તો હાથે હાથું પડે <laughs> એકતાથી નવે આપે ને હાથી બોલે એટલે ચાલે તમે આવે છે એ પછી પેલા શું દિવાળી આવે બીજું આવે અને નવગતનું દૂધ પણ જોયું કે કેટલા જીવો પાર બધા મરફો જોતા પોતાના કર્મ કરેલા ભોગવી રહ્યા છે છતાં સ્વભાવથી એક જ જાતના થયા કોમાં લગડી હોય ત્યાં ભૂમિ ભૂમિ કરીએ તો છોડી દેવાય શું કહ્યું છૂટી જાય બગડી જાય છૂટી ભેગી કરી ત્યાં છૂટી જ છે લગડી પોત પોતાના સ્વભાવનો રહે છે તો ઢગલો કરે લોકો એમ કે રાખેલું પડ્યું છે એવી દ્રષ્ટિએ એક લોકો સમજે પણ એવી દ્રષ્ટિથી સમજે પણ આ લોકો બાયા બી કેમ સમજતા નહીં લોકો એક જ છે એક જ છે ટાઈમે સમજે મારા લોકો શું સમજે ભગવાન તો સમજવામાં આવે રોકો તો વાત ખાવાની ગયા મારે ખાય પણ મજા કરે અને થોડું ઘણા રહ્યા પણ કરે શું કહ્યું હોય ને જાણે પાંચ માણસ પાંચ હોય પણ તો જ ના હોય બરાબર ડફોર હોય રૂપિયા હોય જતા હોય નહીં જોઈને કપડા હા તો હોય બધા શું કહ્યું દસો શાંતિ આપવી હોય ને તો કોઈ ખોવે તો હિન્દુસ્તાન ખોવે આખી દુનિયા ખોવે જડે નહીં એને જ ના હોય તો એ બીજાની શું આપે શાંતિ ખોરતો હોય બિચારા કેવી મોટી મોટી કરે જગત ગુરુ જગત બધા જગત ગુરુ વિચાર થાય કે અમે આ બધાને ગુરુ છે અમે કહીએ તમે કહેશો માનશો તો તારે તારે એલા છે અમારી શું લેવા દે જગત ગુરુ શંકરાચાર્ય ચાલતા આવડતું નથી जगत गुरु कुछ बना दो लगन गया इंग्लैंड जाएंगे हिंदी जाएंगे हिंदुस्तान में तो यहाँ बोलते हैं जगत से तो। नाम पाड़ी सुनते हैं नाम क्या है એ વાતો ભક્તોને પ્રેમ પ્રેમ ચાલે પછી ભાઈ બધા નિર્ભય રહો કરનાર પછી કોઈ ગીતાઈ છે મારું શું કહ્યું जो डर लगा होता जो है तुम्हारा अहंकार है ये शुद्ध दो याद करना हाँ लावा पाक आत्मा करो जितनी जगह ઓછી રહ્યા તો તકલીફ કરવાની બધા વર્ગ શબ્દો લીધે જોવાતું નથી તો તકલીફ કામ કરવું એટલે પછી દાદા પૂછે કેટલી આજ્ઞા આવે છે કક્ષા બધી કેમ થઈ બધી પછી બધું ઠરવાય તો રહી છે ના રહે એમ તો નહીં કરું પછી આવતું રહ્યું નહીં હા મને જવાબ આપજો ભલે ઇજ્જત ના આપે જવાબ મને આપજો મારી શું કરવું પણ જાય એનું લીલા ના કરશે ચિંસદ બધું કરજો ના રહે સરસ રસ્તો જોઈએ સરસ ગાડી વળવામાં મેં રાખી દઈશ ના ના ના બધા વળે છે તમે બધા વળે ભૂલો ભૂલો ભૂલો એટલે તમારે તો અપાર કરુણા કરનારી હોય બીજું શું હું જ છું બધા પોતે જ છે દાદા આવે તો તમારા હાથમાં કહેવાય એમાં આપણને કોઈ ઝાંસી આપણે આપતા પ્રગટ રીતે કામ જોયું કે આ કરતો નથી થયો ત્યાં સુધી દાદા જ આપણા હાથમાં છે નાનું બીજું આપણા હાથમાં એ કહે એટલું કરવું આપણે એમને કશું લેવા દેવા નથી તમારા હિતમાં જ હોય તમારા હિતમાં કોઈ દાડો હોઈ શકે તમે તમારા હિતમાં હોય છે ભૂલ ખાઓ એ ભૂલ નહીં થાય તમે ટ્રાય કરતા એવું કરો What are you doing? I see you in the day. Is it just you? Which one? That one? I was in the other one. You can't put it out. That thing's so big. પાછું મળી ગયા છે કયા જરા તો બે વસ્તુ મોડે આવ્યા છે ત્યારે બહુ ફાંકડી છે પછી પડ આવે છે આપણી જોડે બે છે अमेरिका वाला तो वाते पता पता फरता है मजा करता है नए होटलों में बाहर में खाता पीता है જે ઇન્ડિયામાં થોડાક દેખાય અત્યારે સુખી છે એમ કે મનથી માને તો સુખી છે સુખ કઈ શોધવા ના જાય દીવો લઈને